સુખના વૈરાગ્યનું કારણ અને વ્યાપ્તિની ચિંતા પ્રથમ સ્કંદમાં અધિકારનું નિરૂપણ કરેલું છે જેમાં શ્રોતા અને વક્તાના અધિકારનું નિરૂપણ કરેલું છે તેના પ્રકરણ પ્રમાણ અને બીજું છે પ્રદેશ અને કાળને ધ્યાનમાં લઈને અધ્યાયના અર્થ પ્રમાણે સાધારણ અસાધારણ અને ગુણથી અથવા નિર્ગુણ ત્યારે પ્રદેશને પ્રદેશ અને કાળને ધ્યાનમાં લઈને પહેલું હીન અધિકારીનું પ્રકરણ જેમાંથી ત્રણ અધ્યાયો છે બીજું મધ્યમ અધિકારીનું પ્રકરણ જે ચોથા થી છઠ્ઠા સુધીના ત્રણ અધ્યાયો છે અને ત્રીજું ઉત્તમ અધિકારી પ્રકરણ જે સાતમાંથી ઓગણીસ અધ્યાયોનું છે મધ્યમ પ્રકરણ અહીં વક્તા તરીકે નાસ્તી છે અને શ્રોતા તરીકે વ્યાસી છે આ મધ્યમ અધિકારી પ્રકરણ છે પહેલા અધ્યાયના ત્રેવીસમાં શ્લોક સૌના પોતે ભગવાનને જ્યારે વૈકુંઠમાં પધાર્યા ભગવાન જ્યારે વૈકુંઠમાં પધાર્યા ત્યારે ધર્મો કોની સાથે ગયો જેનો ઉત્તર સુતે ત્રીજા અધ્યાયના તેતાલીસમાં શ્લોકમાં જણાવ્યું કે શ્રી કૃષ્ણ વૈકુંઠ પધાર્યા પછી શ્રી ભાગવત નામના પુરાણ રૂપ સૂર્યનું પ્રાકટ્ય થયું ત્યારે સૌનભજી ઘણા હર્ષિત થઈને શ્રી ભાગવત સંબંધી સુજીને વધારે પ્રશ્ન પૂછે છે તેમાં પહેલો પ્રશ્ન શ્રી ભાગવત ના સ્વરૂપ સંબંધી બીજો પત્તિ સંબંધી તથા તેના કારક સંબંધી એમ મુખ્ય ત્રણ પ્રશ્નો કર્યા અને હજુ આગળ બીજા ત્રણ પ્રશ્નો કરે છે જેમાં સુખના સ્વભાવ બીજામાં ક્રિયા અને ત્રીજામાં ગંગા મરણ પર્યંત ઉપવાસ આદરી બેઠેલા પરીક્ષિત ને સુખી શ્રી ભાગવતનું શ્રવણ કરાવે ત્રીજો પ્રશ્ન પ્રશ્ન પરીક્ષિતના જન્મ અને કર્મ સંબંધી કર્યો જેમાં પરીક્ષિત ઉપર ભગવાનની કૃપા હતી તે સ્પષ્ટ કરો તેના જન્મ સંબંધી પ્રશ્ન કરો મુખ્ય ત્રણ પ્રશ્નો માં બાકીના પ્રશ્નોના ઉત્તરનો સમાવેશ થઈ જશે માટે મુખ્ય ત્રણ પ્રશ્નો છે સ્વરૂપ સંબંધી ઉત્પત્તિ સંબંધી અને કારણ સંબંધી જેમાં પહેલા સ્વરૂપ સંબંધી પ્રશ્નોનો ઉત્તર બીજા સ્કંદમાં અપાશે બીજા ઉત્પત્તિ અને કારણ સંબંધી પ્રશ્નનો આ ત્રીજા સ્કંદમાં તરફ જેમાં કોની પ્રેરણાથી શ્રી ભાગવત રચ્યું એ ત્રીજા પ્રશ્નનો ઉત્તર નારદજીની પ્રેરણાથી રચ્યું એવો છે તે ઉત્તર આ સ્કંદના ચાર થી છ અધ્યાયમાં આપેલું છે નારદે ને શ્રી ભાગવત રચવાની પ્રેરણા નો જે પ્રસંગ ને લીધે કરી હતી તે પ્રસંગ આ ચોથા અધ્યાયમાં કહે છે વર્તનના આરંભમાં કરેલ પ્રશ્ન અધ્યાયના અર્થને ખોટો ઠરાવી શકતા નથી વ્યાસે વેદના ચાર ભાગ કર્યા ઇતિહાસ અને પુરાણ પાંચમો વેદ રચ્યો સ્ત્રીઓ સૂત્રો અને નામ મંત્રમાં બીજોને વેદના અધ્યયન વગેરેનો અધિકાર ન હોવાથી તેમનું કલ્યાણ સદાય તે માટે ભારત રચ્યું છતાં તેમના મનમાં સંતોષ ન થયો તેમને પ્રશ્ન પ્રસન્નતા પ્રાપ્ત ન થઈ તેથી તેનું કારણ વિચારતા સરસ્વતીના તીરેથી ખેત કરતા હતા ત્યારે નારદ આશ્રમે આવ્યા એ પ્રસંગ છે જે વ્યાસનું વચન હોવાને લીધે સર્વને જેમાં વિશ્વાસ રહે છે તે વ્યાસજીને વેદ વગેરેનું ફળ ઉલટું જણાયું વેદના અભ્યાસ કરવા છતાંય તેમજ ઇતિહાસ અને શ્રી ભાગવત સિવાય બીજા પુરાણો લખવા છતાં તેમને પ્રસન્ન તેમને જ પ્રસન્નતા પ્રાપ્ત ન થઈ તો પછી તેમને કહેલા અને પુરાણોથી અન્ય લોકોને ફળ કેવી રીતે પ્રાપ્ત થશે એમ જાણવા તેમની ચિંતા આ ચોથા અધ્યાયમાં વર્ણન કરેલ છે અહીંયા આપણે શ્લોક ઓગણીસમો છે આગળ આ ચિંતાઓનું સમાજ ભાષામાં એમને દર્શન કર્યું છે એનું વર્ણન છે હવે અહીંયા યજ્ઞ સર્વ વર્ણો અને આશ્રમોનું હિત કરનારો છે એમ નીચેના શ્લોક થી કરે છે ચાતુર્ગોત્રમ કર્મસૂત્રમ પ્રજાનામ વિક્ષવેદિકમ યજ્ઞ સંતત્યય વેદમ એકમ ચતુર્વિદમ પ્રજાનું ચાર ગોટાવાળું શુદ્ધ વૈદિક કર્મ જોઈને યજ્ઞોનો વિસ્તાર થાય તે માટે એક વેદને ચાર પ્રકાર વાળો કરે એટલે આગળ જે બધું કહ્યું કે ભૌતિક પદાર્થો પદાર્થોની શક્તિનો ઘટાડો તથા શ્રદ્ધા વિના તત્વ વિનાના બુદ્ધિ વિનાના એવા છે વડા દુર્ભાગ્ય મનુષ્ય એ એવું જે આ આપણે અઢારમાં શ્લોકમાં એવું એટલે એવી એવી પ્રજા થશે એ રીતે બધું યુગનો યુગમાં આવી રીતે ફેરફાર થશે એટલા માટે મેં આ વેદના ચાર ભાગ કર્યા અને ઋષિનું જ્ઞાની હોવાથી તેમાં યુક્તિની જરૂર નથી મુક્તિ તો એવી છે કે આ તો વિષ્ણુ નામનો અધિયજ્ઞ છે એટલે કે એમાં એ કહ્યું છે કે ઋષિનું જ્ઞાન હોવાથી એટલે કાલે કાલે દોષ ને લીધે કાલને અધીન યજ્ઞ કરવાનું કરનાર કેમ થાય એવો પ્રશ્ન થાય તેથી આ કહે છે કે એમને યુક્તિથી યુક્તિની જરૂર નથી અને મુક્તિ મુક્તિ માટે કહ્યું છે છતાંય મંદ બુદ્ધિ વાળાઓને સમજવા યુક્તિ કરે સમજાવવા યુક્તિ કહે છે મુક્તિ નું યુક્તિ કેમ કહ્યું છે વાક્ય પ્રમાણે અધિદેવી કાલ અથવા કાલને વશ રાખનાર વિષ્ણુ ભૌતિક કાલે કરેલા દૂર કરવાની શક્તિ વાળા છે કારણ કે યજ્ઞ તે બંનેના સ્વરૂપ વાળો છે એટલે આ વિષ્ણુ નામનો અધિયજ્ઞ છે તો આગળ એવું કહ્યું કે યજ્ઞ બધું ફળ આપને નહીં થાય યજ્ઞ કર્મ ને એનું આગળના આપણે શ્લોકમાં જોયું ને તો અહીંયા યજ્ઞ તરીકે વિષ્ણુને લેવાના છે એવું કહેવા માંગે છે અને વૈદિક યજ્ઞ વિષ્ણુ છે વળી બીજા પ્રમાણ પ્રમાણો કરતા વેદ સર્વથી બળવાન છે ચાર હોતા વાળું શબ્દથી સર્વ વેદ એક અર્થ વાળું હોવાનું તેનું સ્વરૂપ કહેલું છે અજ્વલ્યુ વગેરે તે સમૂહના નાયકો એટલે હોતા શબ્દથી ઓળખાય છે ચાર હોતાઓના અહીંયા અજ્વલ્યુ હોતા ઉદગતા અને બ્રહ્મા એ ચાર અથવા દસ હોતા ચાર હોતા પાંચ હોતા છ હોતા સાત હોતા એવા ચાર હોમ કરનારા છે એટલે અહીંયા હોમ કરનારા માટે ચાતુર હોતા એવા શબ્દથી જગ્યા કર્યું છે અને તેઓ અગ્નિહોત્ર મૂળ છે એવું ચાર પોતાનું અગ્નિહોત્ર વગેરે પાંચ પ્રકારનું જે કર્મ કર્મ એવું તેનું નામ છે એ સાધનો સાથે નિત્ય હોવાથી કાલનો સ્પર્શ તેને ન થવાથી શુદ્ધ છે ઉત્તમ પ્રકારે જાતના જન્મેલાઓનું તે કર્મ છે જેમાં વેદ પ્રમાણ છે અને વૈદિક શબ્દથી કહેલું છે તે યજ્ઞોનો વિસ્તાર થાય તે માટે વેદને ચાર પ્રકારનો એમ ઉત્તરામાં કહેલું છે ખીચડો ન થાય તેવી રીતે દર્શાવેલ હોવાથી બુદ્ધિના પ્રયાસના યજ્ઞનો વિસ્તાર થયો અથવા જુદા ન હતા તેવા યજ્ઞમાં અંશના ભેદથી અવસ્થા એક વેદને ચાર પ્રકારે કર્યા એટલે આ શક્તિ ઓછી થઈ જશે એટલે વેદ ને સમજી નહીં શકે એ માટે એટલે ચાર ભાગ પાડે એવી છે કોઈને કઈ જિજ્ઞાસા કઈ ન સમજાયું ત્યાં વ્યાસજીને જે દેખાઈ રહ્યું છે કે હવે સમય એવો આવવાનો છે જેની અંદર આવું આ નષ્ટ થવાનું છે એ જે જ્ઞાન એમને થઈ રહ્યું છે એમાં કોઈ યુક્તિ વગેરેની અપેક્ષા નથી તે ઋષિ છે દેખ્યા કરે છે એટલે એટલે શું છે કે ઋષિનું જ્ઞાન હતું તે મળ્યું છે એટલે ઋષિ છે એટલે કાલનો દોષ પણ એમને નડે નહીં એવું પ્રશ્ન એવો છે છે બધું શું

આદિથી અતિરિક્ત જે ધર્મો છે એ પાષંડ ધર્મ છે અને હવે આગળ જઈને એને કાલના પ્રભાવથી વર્ણાશ્રમ આદિ જે શુદ્ધ વૈદિક ધર્મ છે એમાં પણ પાષંડનો પ્રવેશ ન થાય તેના માટેનો અહીંયા વિચાર વ્યાસજી કરી રહ્યા છે એ વિચાર કરવાના અંતર્ગત યજ્ઞ છે એ આશ્રમ ધર્મનું મૂળ છે એ હિતકારી છે એટલે એનું પ્રતિપાદન આગળ કરવા માંગે છે યજ્ઞની શુદ્ધતા જળવાય એના માટે વેદ વિભાગ ઇત્યાદિની આવશ્યકતા છે તો આ બધું કાર્ય હવે આગળ કરશે પ્રશ્ન એ છે કે જેમ કાલનો પ્રભાવ જેમ બીજા ઉપર છે એવી રીતે યજ્ઞાદિ ધર્મ ધર્મ ઉપર પણ પડી શકે છે તો એના સંબંધમાં એમ કહી રહ્યા છે કે પોતે ઋષિ છે એટલે આ વાતને જાણી રહ્યા છે આર્ષ જ્ઞાન હોવાને કારણે ન યુક્તિરપેક્ષતે તો અહીંયા આવશ્યકતા મુક્તિ તો એવી છે કે આ તો વિષ્ણુ ને આપણું બધી યોગ્ય છે એવું મુક્તિ યુક્તિ શબ્દ છે ફરીમાં પણ યુક્તિ છે હા યુક્તિ છે એ જો બધામાં એવું હોય ને તો છે સુધારી લે પગમાં તો યુક્તિ જ આપેલું છે સ્વરૂપ વાળો છે કે આ વિષ્ણુ ના છે તે કરતા પ્રમાણે યજ્ઞ આ બે સ્વરૂપ કયા થયા એટલે આદિદેવ એક કાવ્યા વિષ્ણુ એટલે ભૌતિક કાળના જે દોષો છે એને દૂર કરવા આ યજ્ઞ સમર્થ એટલે યજ્ઞનું જે પ્રગટ રૂપ આપણને ઉમાત્મક જણાય છે એનું આદૈવિક સ્વરૂપ વિષ્ણુ છે અને એને કારણે કાલકૃત જે પ્રભાવ છે એ પ્રભાવ પર ન આવી શકે એ તાત્પર્ય છે કેમ કે વિષ્ણુ છે કાલના ક્રિયા બાંધ્યા નથી છે એવા તેનું સ્વરૂપ કહ્યું એટલે તો એટલે યજ્ઞમાં એનો સાફ કરે છે સફેદ એક અર્થ વાળો એટલે ચાતુર્હોત્રમ વેદમ ચતુર્વેદમ એ એક ચાર પ્રકારનો કરે હું મૂળ નું કહી રહ્યો છું મૂળમાં જે કહી છે ને એકમ વેદમ ચતુર્વિધમ વ્યદથા એક વેદને ચાર પ્રકારે વિભાજિત કર્યો ચાર પ્રકારે કર્યો એટલે શું તો ચાતુર્વર્ત કર્યું એ જે ચાર જે હોતા છે એ ચાર વેદના પ્રતિનિધિ થઈ ગયા એટલે પ્રત્યેક યજ્ઞ કર્મ હોય એની અંદર આ ચાર હોય એટલે કોઈ એમ ન કે કે આ ઋગ્વેદી છે તો એને માત્ર એક જ ઋગ્વેદનો પોતા ઉપલબ્ધ થાય ઋગ્વેદી હોય તો પણ એમાં ચારેય વેદના હોતા હોય એમ એની એક વાક્યતા એ ચાર એક એક હોય છે અને યજ્ઞ તે સાધનો નિત્ય વર્ષ એટલે આ રીતે એટલે અહીંયા એમ કહ્યું કર્મ જે છે એ ક્ષણસ્થાયી હોય તો યજ્ઞ કર્મરૂપ છે તો એની નિશ્ચિતા કેમ થશે તો એના માટે કહ્યું છે કે એ રૂપ હોવાને કારણે એની નિશ્ચિતા છે કે કાલનો એને સ્પર્શ થતો નથી અગર બ્રહ્મ જ્ઞાન સહસત કરી રહ્યો છે કોઈ ભગવદરૂપ કાઢીને તો થઈ શકે પ્રોવાઇડેડ વ્યક્તિ તો છે પણ પોતે ન હોય તો અધિકારી બધું જોવું પડશે પણ એમાં તો પછી દેશ કાર્ય કરતા મંત્રકર્મ છ છ ઇન્ક્લુડ થાય તો ત્યારે પણ કાલ તો માટે જતું તો પછી આદરે કાલ કેવી રીતે કામ કરે છે એ વિષય ચાલશે આખરે પછી ભક્તિના માટે તો પ્રાકટ્ય છે વ્યાસજી જ્યાં સુધી ધક્કા ગાડી ચાલતી હોય ત્યાં સુધી ચલાવો પછી ઉતરીને બીજીમાં ચડવાનું Thank you. પ્રજાના અહીંયા મૂળમાં કહ્યું છે ને એની વ્યુત્પત્તિ બતાવી છે ચાતુર્હોત્રમ કર્મશુદ્ધમ પ્રજાનામ વીક્ષ વૈદિકમ તો પ્રજાનામ એટલે શું કટરશ્રેણ જાતા નામ ઉત્તમ રીતે છે તમારી આપણે જોડાયેલા તો છીએ આપણે ગોષ્ઠી ચાલી રહી છે અરે કોઈને કંઈ સંભળાઈ રહ્યું છે હા જે જે સંભળાઈ છે ખાલી છે ને રાજાનો અવાજ બહુ કપાય છે જે આપનો ક્લિયર આવે છે ને બીજા બીજા એક બીજા વૈષ્ણવ બોલે છે ને એમનો અવાજ પણ ક્લિયર આવે ખાલી રાજાનો અવાજ તો બિલકુલ સંભળાતો જ નથી બહુ જ તૂટે છે એક પણ સેન્ટન્સ કમ્પ્લીટ નથી થયું આપનો એકદમ ક્લિયર છે જેજી અને પેલા વૈષ્ણવ બોલે એમનો પણ અવાજ એકદમ ક્લિયર હતો રાજાનું જ ખાલી નથી સંભળાતું એટલે કદાચ કંઈક માઉથપીસ બરાબર મુકાયો ના હોય તો કોનો વારો છે હવે કે વેદવ્યાસજી જે છે એ સ્થપલ દ્રષ્ટિવાળા મુનિ છે દિવ્ય ચક્ષુથી એમને જોયું કે હવે કલયુગનો પ્રવાહ વધી રહ્યો છે કાલનો પ્રવાહ એના લીધે બુદ્ધિ વિનાના ટૂંકા આયુષ્યવાળા અને દુર્ભાગી મનુષ્યો જોયા તેથી તેમને વેદના ચાર ભાગ કર્યા એ ઓગણીસના શ્લોકમાં જોયું હવે ચાર ભાગ કયા કર્યા કે હવે આપણે વીસમા શ્લોકમાં જોઈશું નીચેના શ્લોકમાં વેદના વિભેદો કહે છે સામર્થ્ય વારખ્યા વેદાશ્ચ તત્વવાર ઉદ્ભૂતા ઇતિહાસ પુરાણમ ચ પંચમો વેદ ઉચ્યતે ઋગ યજુર શામ અને અથર નામના ચાર વેદો જુદા કર્યા પુરાણ પાંચમો વેદ કહે છે એટલે કે જે જેનો વેદમાં અધિકાર હતો એ આ ચાર પ્રકારે વેદના જે વિભાગ કર્યા તેમના માટે અને જેનો અધિકાર નતો તે પુરાણ અને પુરાણ અને ઇતિહાસો વગેરેનું રચના કરી ઋગ્વેદથી હોતા યજ્ઞ કરે છે યજુર્વેદથી અર્થવર્યું શ્યામવેદથી ઉદગાતા અને ચોથા અથર્વવેદથી બ્રહ્મા યજ્ઞ કરે છે તે જુદા જુદા કર્મ જણાવનાર મંત્રો અને બ્રાહ્મણોનો બ્રાહ્મણોના ભાગો જુદા કર્યા તેઓ વેદ શબ્દથી ઓળખાવા લાગ્યા તેઓ તેઓ હોતા વિગેરે આવશ્યક ધર્મ જણાવનાર ઇતિહાસ અને પુરાણ નામનો પાંચમો વેદ કર્યો એટલે વેદ વ્યાસે આવી રીતે વેદના ચાર વિભાગ કર્યા અને ઇતિહાસ અને પુરાણને રચી અને પાંચમો વેદ પણ એને પુરાણોને કહેવાય ગયો છે આવું કાર્ય તેથી જ કરી શક્યા કે વેદ વ્યાસી એ ભગવાનનો અવતાર હોવાથી આવું કાર્ય કરી શક્યા Ah. É એટલે આ વેદોચ્ચાર જે છે તે યજ્ઞ કરતી વખતે કરવામાં આવે છે એવું છે કરવામાં આવે છે એટલે વેદોચ્ચાર જે આ ચાર વેદ જે છે તો એ યજ્ઞ કરે છે જયારે ત્યારે બોલવામાં આવે છે એવું છે એટલે કારણ કે ચારે ચાર યજ્ઞ ચાર ચાર ને વહેંચી દીધા ને એ ઋગ્વેદ થી હોતા કરે છે યજુર્વેદ થી અધ્વર્યું સામવેદ થી ઉદગાત અને અથર્વેદ થી બ્રહ્મા યજ્ઞ કરે છે તો યજ્ઞ કરતી વખતે આ વેદનું ઉચ્ચાર થતા ઉચ્ચારણ થતું હોય છે એવું છે કે એવું નહીં એટલે જે કર્મ થઈ રહ્યું છે એમાં ચારેય નું પાર્ટિસિપેશન આ ચાર પોતાઓના રૂપમાં છે એટલે યજ્ઞની અંદર જે મંત્રોનો પ્રયોગ થાય છે એ આ ચાર હોતાઓ તે વેદના મંત્રો છે એનો ઉચ્ચાર કરે છે એટલે આગળ કહ્યું ને કે એની એક વાક્યતા બતાવી છે યજ્ઞ કરે છે એટલે એનો શું અર્થ લેવાનો શું યજ્ઞ નો અર્થ શું લેવાનો યજ્ઞ એટલે અગ્નિહોત્રાથી સોમયજ્ઞ પર્યંતના જે યજ્ઞ છે હું એટલે એ જ પૂછું છું જે કે એ કર્મ કરતી વખતે જ આ વેદનું ઉચ્ચારણ થતું હોય કે આમ જે વેદનું અધ્યયન ને અધ્યાપન ને જે બધું થતું હોય છે ત્યારે તો યજ્ઞ નથી થતા તે વખતે યજ્ઞ કરતા હોય છે બધા નહીં નથી ને હા એટલે વેદની જે શાખાઓ અને વેદનું જે વિભાજન થયું એ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ એમ ચાર સંહિતાઓ એની જુદી થઈ એ ચારેય વેદના બ્રાહ્મણો જુદા થયા એના આરણ્યક જુદા થયા અને ઉપનિષદો જુદા થયા એમ વેદ વિભાગ એના ગ્રંથના રૂપમાં તો અલગ થયું જ પણ અલગ થઈ જવાને કારણે કોઈ એમ માને કે આ ચાર વેદ એ વેદની સંખ્યા ચાર છે તો એમ નહીં સમજવું જોઈએ વેદ એક જ છે એ અખંડ વેદ છે એને ચાર ચેપ્ટરમાં ડિવાઈડ કેવલ કરવામાં આવ્યું છે એમ એનો તાત્પર્ય છે એ કારણે જ્યારે પણ કર્મ થાય છે તે વખતે ચારે ચાર વેદનું પ્રતિનિધિત્વ એ કર્મની અંદર મૂકવામાં આવે છે એવો એનો મતલબ છે તો યજ્ઞ વખતે તો ચારે વેદના હોતાઓ છે એ પોતપોતાના વેદના મંત્રો એનો ઉચ્ચાર ત્યાં કરતા હોય છે પણ અધ્યયન કાળમાં એવું નથી હોતું અધ્યયન કાલમાં તો જે વેદ જેનો હોય અને એની જે શાખા હોય એનું જ અધ્યયન કરવામાં આવે છે અધ્યયન વખતે યજ્ઞ સાથે સાથે કરવામાં આવતું હોય એવું નથી એટલું જરૂર છે કે જેમાં આપણે મંગલાચરણ કરીએ છીએ એવી રીતે વેદના અધ્યયનના આરંભમાં પણ એક નાનકડો યજ્ઞ હોય છે અને સમાપન થાય તે વખતે જેમ આશ્રયનું પદ બોલીએ છીએ તેવી રીતે એક આહુતિ આપીને અને એનું સમાપન થાય અધ્યયનનું તે તે દિવસનું એમ પ્રતિદિન એ જાતનો ક્રમ તો હોય છે એને બ્રહ્મયજ્ઞ કહે છે હાજી જી હાલો જીજી હા જીજી જે આ કે છે ને કે એ પ્રાણે આ શું કે છે અહીં એવો હોતા વગેરેને આવશ્યક ધર્મ જણાવનાર ઇતિહાસ પુરાણ નામનો પાંચમો વેદ કર્યો તો જે આ હોતાઓ છે એના એને આવશ્યક ધર્મો શું પાડવા એના માટે ઇતિહાસ પુરાણ છે એવું સમજવું છે હા એટલે આવશ્યક ધર્મ ક્યાં પુરાણોમાં બતાવ્યા છે એ વેદમાં નથી બતાવેલા એવું છે એ લોકો જે હા એટલે વેદમાં વર્ણન યજ્ઞનું છે તે સિવાયના ષોડશ સંસ્કાર કે ગૈય કર્મો એ બધા નિત્ય નૈમિતિક કર્મો છે પ્રાયશ્ચિત કર્મ વગેરે એ બધાનું નિરૂપણ વેદમાં નથી એ આ બધામાં છે ધર્મશાસ્ત્ર પુરાણ ઇતિહાસે તમારો અવાજ હું એમ કહું છું કે એ ધર્મો સ્મૃતિમાં કહેલા છે જે પુરાણોમાં કહેલા છે એવા હા એટલે પુરાણ ઇતિહાસ અને મનુવાદી સ્તુતિઓ એ બધાને સ્મૃતિ જ કહેવાય છે સારું હા બંધુ નામ થઈને સુધી ગોચર આગળ આવશે હવે કોનો વારો છે હા તો થોડા પરિશ્રમ લો આજ પકડી લે કરે છે ઓર આગળ અડધો આગળના શ્લોકમાં વેદના ભાગ કર્યા જે ચાર તો એ ચાર ભાગ છે તો એ કોને એ ભાગોનું સ્થાપન કોના માટે કર્યું છે એના માટે હવે જુદા જુદા ઋષિઓમાં એ વેદના ભાગોનું સ્થાપન કરવા માટે હવે નીચેનો શ્લોક આવી રહ્યો છે કે તત્ર ઋગ્વેદ ધર પૈલ શામગો જૈમિની કવિ વૈસંપાયન એ વૈકો નિષ્ણાતો યદુશામ સુતમ અથર્વાંગીર શ્યામ આસિત સુમંતુ દારૂણો મુનિ ઇતિહાસ નામ પિતાને રૂમ હર્ષના તેમાં રૂમવેદને ધારણ કરનાર પૈલ સામનું ગાન કરનાર કવિ જૈમિની અને યજુર્વેદના મંત્રોમાં પ્રવીણ એકલા વૈષ્ણવ પાયન જ થયા આંગીરસોમાંના દારૂણ મુનિ પિતા ઇતિહાસ અને પુરાણોને જાણનાર થયા હવે અહીં આગળ આ ચાર વેદના જે ભાગ થયા તો હવે ઋગ્વેદ એ કોને કયા મુનિ પાસે છે કયા ઋષિએ ધારણ કર્યો છે તો એ કહે છે કે ઋગ્વેદ છે એને ધારણ કરનાર પહેલો ઋષિ છે અને સામનો ગાન કરનાર એ દૈમિની ઋષિ અને યજુર્વેદ એ મંત્રોમાં પ્રવીણ હોવાથી એટલા ખાલા ખાલી વૈષમ પાયન જ થયા અને આંગી રસ્તોમાં દારૂણ મુનિ એટલે કે જે અથરો વેદ છે એ સુમંતુ મુનિએ ધારણ કર્યો છે અને વેદની કહી રહ્યા છે કે મારા પિતા હોમહસ્તને ઇતિહાસ અને પુરાણોને જાણ ના થયા અહીં તો મંત્રોનો ક્રમ કહેલો છે તેથી વિરોધ નથી પૈલ વિગેરે ઋષિઓ હતા અથર્વ વેદમાં મારણ કરવાના મંત્રો બહુ હોવાથી સુમંતુને દારૂણ કહે છે એમ કેટલાક કહે છે વાસ્તવિક રીતે તો તે સ્વભાવથી દુષ્ટ હોવાથી દારૂણ કહે છે કારણ કે ભવિષ્યમાં યજ્ઞોમાં તેનો પ્રવેશ થતો ન હતો છતાં પણ વેદ ભણાવવાનું કારણ મુનિ શબ્દથી કહેલું છે ઇતિહાસ અને પુરાણો ના સર્વ અધિકાર જણાવવા રોમ હર્ષણ કહ્યું છે એટલે હવે અહીંયા આગળ એમ કે છે કે જે મંત્રોનો ક્રમ કયો છે એનો વિરોધ નથી કારણ કે જ્યારે મંત્ર કે અલગ કર્યા તે વખતે ઋગ્વેદ યજુવેદ અને શ્યામવેદ ગયા હતા પરંતુ અહીં આગળ આ ક્રમ જુદો લીધો છે કે રૂઢ શ્યામ અને યજુ જે લીધા છે શામ શામ અને યજુ એમ જે જુદો ક્રમ કહ્યો છે તેનો વિરોધ નથી કારણ કે મંત્રો એ ક્રમ પ્રમાણે કહેલા છે હવે જે પૈલ ઋષિ હતા એમને આ રૂપવેદને ધારણ કર્યો અથરો વેદ છે એ મારણ કરવાના મંત્ર એમાં બહુ છે એટલે શું સુમંતુ ને દારૂ કહે છે એવું કેટલાક કહે છે પણ એ દારૂણ એટલે કે સ્વભાવથી દુષ્ટ હોવાના કારણે એને દારૂણ કહે છે અને ભવિષ્યમાં જે યજ્ઞ થાય એમાં એમનો પ્રવેશ ન થાય એના માટે છતાં પણ વેદ ભણાવવાનું કારણ એ મુનિ શબ્દથી કહેલું છે અને ઇતિહાસ અને જે પુરાણ છે એનો એમાં સર્વનો અધિકાર છે એ રોમહર્ષણે કરેલો છે કહે છે થઈ ગયું કોઈને કઈ કેવું પૂછવું છે પણ વેદ બનાવવાનું કારણ ભૂમિ શબ્દથી કહેલું છે આજે આમની વાત કરી ને સારું એમને કેમ મુનિ ગયા આવો ભયંકર સ્વભાવના હતા એનો અહીંયા ખુલાસો કરે તથાથી પાઠને હેતુ આવો હતા તેમ છતાં પણ એ મુનિ હતા એટલે એમને વેદ અથર્વ વેદ ભણાવ્યો ઘણા બધા છે બધા જેવું ઘણું બધું ઓમ કરે આપણે દીકરામાં આ મૂલ્યોની રાખી જ આપણે એક પેજ જણા પોતે કરી એ તો એમના પપ્પાને આપે એવું છે ને Thank <laughs> you.

બેન તો આગળ લઈ લો તમે લઈ લો આગળનો શ્લોક જો કોઈએ વાંચેલો હોય તો કરી લો પેલું શ્લોક માયાબેન તમે કરો માયાનો વિસ્તાર વાંચ્યો છે બસ તે પાંચે પોતાના ભાગના ઘન કરી તે જુદા જુદા કર્યા એમ નીચેના શ્લોકમાં કહે છે ત ઋષયો વેદમ સ્વયં સ્વયં વ્યસન સ્વમ સ્વમ વ્યસન અનેકધા શિષ્યે પ્રશિક્ષયે તત્શિક્ષયે વેદાસ્તે સાધીનો ભવન તે ઋષિઓએ પોતપોતાના આ વેદના અનેક પ્રકારે વિભાગો કર્યા તે વેદો શિષ્યોથી તેમના શિષ્યોથી અને તેમના શિષ્યોથી શાખાવાળા થયા એટલે અહીંયા આગળ એવું કીધું કે જે ઋષિઓએ આજે વેદના વિભાગો કર્યા એ વેદો એ એમના શિષ્યથી એમના શિષ્યથી અને એમના શિષ્યોથી શાખાવાળા થયા એટલે વિસ્તાર થયો તેઓ ઋષિ હોવાથી વિવાદ કરી વિસ્તાર કરે તેમાં દોષ નથી તેમના શિષ્યો જુદી જુદી શાખાઓના શાખાવાળા થયા એટલે કે જે ઋષિ હતા એ ઋષિએ વિભાગ કરી અને એનો વિસ્તાર કર્યો એમાં દોષ નથી તેઓ શિષ્યો એ જુદી જુદી શાખાઓના શાખાવાળા થયા એટલે એમ જેમ આપણે શિક્ષણ આપીએ તો એક પછી એક ક્રમ વાઇઝ જે ચાલે તેમાં દોષ નથી એવી રીતે ઋષિ હતા એટલે એમને તો શું થાય કે સમસ્યા એ થાય કે વ્યાસજીનું નામ એટલા માટે વ્યાસ પડ્યું કે એમણે વેદનો વિભાગ કર્યો હવે એમના શિષ્યો પણ વિભાગ કરતા થઈ ગયા તો પછી એ લોકોને પણ વ્યાસ કહેવાનું કે નહીં કહેવાનું તો પછી વ્યાસનું જે મુખ્ય નામ એ કારણે પડ્યું એ એમની મોનોપોલી ન રહી જાય તો એમ કહી રહ્યા છે કે આ બધા જેમને ભણાવ્યા છે એ પણ પોતે ઋષિ જ હતા

પ્રણામ જીજી જોડાયા તો છે પણ આજે કઈ એ વાત થઈ નથી લેવાનું છે એમ એટલે તૈયારી નથી પણ એમને કરી શકાય લેજે તું